શ્રી શ્રી સ્વામીની ટીકા ભગવાનને બહુ ગમી છે વ્યાસો વેત્તિ શુકો વેત્તિ રાજાવા વેત્તિ વાનવા શ્રીધર સકલમ વેત્તિ શિશુપાળ મૂર્ખ છે અને તે સભામાં ગમે તેમ બચે છે શ્રી શ્રીધર સ્વામીએ લખ્યું છે શિશુપાળ ભલે નિંદા કરે પણ વાઘદેવીના પતિ શ્રીકૃષ્ણ હોવાથી વાઘદેવી કોઈ દિવસ શ્રીકૃષ્ણની નિંદા કરી શકે નહીં એના શબ્દોમાંથી સ્તુતિ પર અર્થ નીકળ્યો વાસ્તવ સ્વયં અર્થ જેને સંસ્કૃત ભાષાનું જ્ઞાન હોય એને અર્થમાં બહુ આનંદ આવે એવું છે શિશુપાળ ક્રોધમાં આવેશમાં બોલે છે યથા કાકફ પુરોડાસમ તપર્યામ કથમ અર્હતી એ ગાળ આપે છે ને કે છે કાકા શ્રી સ્વામી અર્થ ફેરવ્યો કંચ અકંચ ઇતિ કાકે કાકે ન વિદ્યેતે યસ્મિન ઇતિ અકાક આનંદરૂપ કમ સુખમ અકમ દુઃખમ શ્રી કૃષ્ણ તો આનંદ સ્વરૂપ છે જ્યાં સુખ છે ત્યાં દુઃખ હોય છે જ્યાં દુઃખ છે ત્યાં સુખ છે જ્યાં સુખ નથી આનંદ સ્વરૂપ છે સપર્યામ નાર્હતિ સર્વસ્વમ અર્હતિ ભાવ જેને સંસ્કૃત ભાષાનું બરાબર જ્ઞાન હોય ને તેને શ્રી શ્રીધર સ્વામીના અર્થમાં બહુ આનંદ આવે આ શિશુપાળ નિંદા કરતો નથી સ્તુતિ કરે છે એના શબ્દોમાંથી સ્તુતિ પર અર્થ નીકળે શિશુપાળ સભામાં ગાળા છે શ્રી કૃષ્ણ શાંતિથી સાંભળ્યો કથા મહાભારતના સભા પર્વમાં આવી અને તે સભા પર્વમાં એવું વર્ણન છે શ્રી કૃષ્ણ શાંતિથી સાંભળે છે બોલતા નથી ત્યારે શિશુપાળના પક્ષનો એક માણસ ઉભો થયો અને એ બોલવા લાગ્યો કે શિશુપાળની જીત થઈ અને શ્રી કૃષ્ણની હાર થઈ આટલું બધું સંભળાયું પણ એક અક્ષર બોલતા નથી એ શું બોલે આ બધું સાચું છે શિશુપાળની જીત થઈ છે શ્રી કૃષ્ણની હાર થઈ આવું બોલ્યો છે તો પણ પ્રભુએ જવાબ આપ્યો નહીં અતિ શાંત છે તે સમયે શ્રી કૃષ્ણ સાથે સાત્વિકી હતા અને તે સાત્વિકીને તે સહન થયું નથી સાત્વિકીએ જવાબ આપ્યો છે શ્રી કૃષ્ણની હાર કોઈ દિવસ થતી નથી શ્રી કૃષ્ણની જીત છે તમે બરાબર દર્શન કરો શ્રી કૃષ્ણના દર્શન કરો અને શિશુપાળને જુઓ શિશુપાળની આંખ કેવી છે મોડું કેવું છે એ ક્રોધમાં આવ્યો છે આજે ક્રોધે શિશુપાળને હરાવ્યો છે અને શિશુપાળને હરાવનાર ક્રોધને શ્રી હરાવ્યો એ અતિ શાંત છે મારા ભગવાનનું મુખ કેવું છે ભગવાનની આંખ કેવી છે અતિ પ્રસન્ન અને શાંત દેખાય શિશુપાળ અતિ ક્રોધમાં છે શિશુપાળને ક્રોધે હરાવ્યો છે અને શિશુપાળને હરાવનાર ક્રોધને શ્રીકૃષ્ણ હરાવે શ્રીકૃષ્ણને ક્રોધ આવતો નથી રાસલીલા એ શ્રીકૃષ્ણની કામ વિજય લીલા છે અને શિશુપાળ વધ એ શ્રીકૃષ્ણનો ક્રોધ વિજય છે સભામાં ગાળો આપે છે ગમે તેમ બોલે છે ભગવાન અતિ શાંત છે પ્રસન્ન છે એમને જરાય ક્રોધ આવ્યો નથી શ્રી હાર નથી શ્રી જીત છે શિશુપાળને હરાવનાર ક્રોધ છે અને શિશુપાળને હરાવનાર ક્રોધને પણ પ્રભુએ હરાવ્યો છે ભગવાનને ક્રોધ આવતો નથી અતિ શાંત છે શિશુપાળને માર્યો છે પ્રેમથી માર્યો જરા પણ ક્રોધ આવ્યો નથી સુગાળો પૂરી થયા પછી સુદર્શન ચક્રથી એનું માથું કાપી નાખ્યું શ્રી કૃષ્ણને ક્રોધ આવતો નથી શ્રી કૃષ્ણના ચરણમાં ગંગાજી છે જ્ઞાન ગંગાનો જે સ્પર્શ કરે એને ક્રોધ આવે નહીં જ્ઞાન ગંગાને જે માથે રાખે એને કામનો સ્પર્શ થાય નહીં શંકર ભગવાન ગંગાજીને માથે રાખે ભગવાન શંકરને ભગવાન શ્રી કૃષ્ણને કામ અને ક્રોધનો સ્પર્શ થતો નથી આ શ્રી ક્રોધ વિજય છે નાગસુયજ્ઞમાં શ્રી પધાર્યા હતા તે સમયે દ્વારકામાં સાલ્વ નામનો રાજા યુદ્ધ કરવા માટે ગયો છે પ્રદ્યુમ્નલાલજી સાથેનું યુદ્ધ થયું ભગવાનને ખબર પડી શ્રી કૃષ્ણ દ્વારકામાં પધાર્યા સાલુ વિદુરથ દંતવક્રાને એક રાજાઓનો વિનાશ કર્યો રાજસુ યજ્ઞમાં બધા રાજી થયા છે પણ એ દુર્યોધન નારાજ થયો અભિમાની દુર્યોધન અક્કડમાં ચાલતો હતો તો પગ લપસીને પડ્યો ધરતીમાં નજર રાખીને ચાલે ને એ પ્રભુ કૃપાથી કોઈ દિવસ પડે ને અભિમાન આવે ને ત્યારે ચાલ પણ બદલે છે અક્કડમાં ચાલતો હતો તે પડ્યો છે ત્યારે ભીમ હસવા લાગ્યા અને બોલ્યા છે કે આંધળાના છોકરાઓ આંધળા જ હોય કર્કશ વાણીમાંથી મહાભારત થયું તમારા ઘરમાં સુખ દુઃખ માન અપમાન લાભ હાનિ ગમે તેવો પ્રસંગ આવે અતિ મધુર બોલો કોઈ દિવસ કર્કશ બોલશો નહીં કર્કશ વાણીમાંથી કલહનો જન્મ થાય છે મધુર વાણી બોલે એના ઘેર કલી આવે નહીં કલહ આવે નહીં ભીમસેન આવું બોલ્યા તે દુર્યોધનને બહુ ખોટું લાગ્યું પછી તો દુર્યોધને પાંડવોને જુગારનું આમંત્રણ આપ્યું કપટથી રમ્યા પાંડવોની હાર થઈ પાંડવો વનમાં ગયા વનવાસ પરિપૂર્ણ કરીને પાંડવોએ રાજ્યની માગણી કરી દુર્યોધને ના પાડી શ્રી કૃષ્ણ વિસ્તી કરવા ગયા હતા સફળતા મળી નહીં કૌરવ પાંડવોનું યુદ્ધ નક્કી થયું આ યુદ્ધમાં બલરામજીને કોઈનો પક્ષ લેવાની ઈચ્છા ન હોવાથી બલરામજી મહારાજ યાત્રા કરવા ગયા બલરામજી મહારાજની યાત્રાનું વર્ણન બહુ કર્યું ચાર ધામ છે સપ્તપુરી છે સપ્તપુરીમાં સાડા શિવજીની છે અને સાડા વિષ્ણુ ભગવાનની છે અયોધ્યા મથુરા અને દ્વારકા આ ત્રણના માલિક વિષ્ણુ ભગવાન કાશી અવંતિકા એટલે ઉજ્જૈની અને માયાપુરીનો અર્થ છે હરદ્વાર આ ત્રણના માલિક શિવજી મહારાજ અને સાતમી પુરી તો કાંચી છે કાંચીના બે ભાગ છે શિવકાંચી અને વિષ્ણુકાંચી શિવકાંચીમાં આમ્રનાથ મહાદેવ છે કામાક્ષી દેવી છે વિષ્ણુકાંચીમાં વરદરાજ મહાવિષ્ણુ છે સાડા ત્રણ સાડા ત્રણ મળીને સાત પૂરી થાય સપ્તપુરીમાં દ્વારકાનો મહિમા બહુ વર્ણન કર્યો દ્વારકા એ સપ્તપુરીમાં આવે છે અને દ્વારકા એ પશ્ચિમ દિશાનું ભગવાનનું ધામ પણ દ્વારકા અયોધ્યા મથુરા એ ધામ ન કહેવાય સપ્તપુરીમાં આવે દ્વારકા એ સપ્તપુરીમાં છે અને પશ્ચિમ દિશાને રાજી કરવા માટે શૃંગાર દ્વારકાનાથ છે દ્વારકામાં સમુદ્ર વિરાજેલા છે સમુદ્રમાં સર્વ તીર્થોનો નિવાસ છે દાઉદી મહારાજ યાત્રા કરે છે તેનું વર્ણન કર્યું છે નૈમિષ આરંગમાં પધાર્યા છે ઋષિઓ સાથે સત્સંગ કર્યો છે દાઉજીની લીલા પણ આનંદ છે પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે કે મારા શ્રી કૃષ્ણની કોઈ મધુર કથા મને સંભળાવો કૃષ્ણ કથામાં મને તૃપ્તિ થતી નથી મારા ભગવાનની કોઈ કથા કૃષ્ણ કથામાં રાજાનો પ્રેમ જોઈને સુખદેવજી મહારાજ બહુ રાજી થયા સુખદેવજી મહારાજની આંખો ભીની થઈ પ્રેમમાં હૃદય થઈ ગયું છે ખરેખર આ જીવ અભાગ્ય છે એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી એ પરમાત્માના સ્વભાવને જાણતો નથી જગતના પાછળ વિના કારણ બહુ પડે જગત એને શું આપશે જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે એને પરમાત્મા પરમાત્મા બનાવે ભગવાન આપે છે ત્યારે ભગવાનને સંકોચ થતો નથી જીવ આપે છે ત્યારે જીવ સંકોચ રાખીને જશે શ્રી કૃષ્ણ પરિપૂર્ણ છે આ જીવ અપૂર્ણ છે અપૂર્ણ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો ભગવાન એને પરિપૂર્ણ કરે कृष्णस्यासीत् सखा कश्चित् ब्राह्मणो ब्रह्मवित्तमः विरक्त इन्द्रियार्थेषु प्रशान्तात्मा जितेन्द्रियः સુદામદેવની કથા સંભળાવી શ્રી કૃષ્ણના બાળ મિત્ર સુદામદેવ છે પોરબંદરે સુદામાપુરી ત્યાં રહેતા હતા સુદામદેવ બહુ ગરીબ તો છે પણ સુદામદેવ મહાન જ્ઞાની છે સુદામદેવે એવો નિશ્ચય કર્યો હતો જ્ઞાનનું ફળ પૈસો નથી જ્ઞાનનું ફળ પરમાત્મા છે પૈસા માટે કોણ પ્રવૃત્તિ કરે જીવનમાં પૈસો મુખ્ય થયો તેથી પાપ વધ્યું જીવનમાં પૈસો મુખ્ય થયો તેથી જીવન બગડ્યું જીવનમાં પૈસાની જરૂર છે પણ પૈસો મુખ્ય નથી પરમાત્મા મુખ્ય સુદામદેવ બહાર ગામ કથા કરવા જાય ને તો સુદામદેવને ઘણું ઘણું ધન મળે એવું છે મહાન જ્ઞાની છે સાર વેદ છ શાસ્ત્રોનું પરિપૂર્ણ જ્ઞાન છે મારા જ્ઞાનનો ઉપયોગ પૈસા માટે મારે કરવો નથી જ્ઞાનનું ફળ પરમાત્મા છે સુદામદેવે આ નિશ્ચય કર્યો છે ચાર વેદોનું જ્ઞાન છે શાસ્ત્રોનું જ્ઞાન છે પૈસા માટે કોણ પ્રવૃત્તિ કરે સુદામદેવ આખો દિવસ ઘરમાં જ બેસી રહે સુદામદેવે આયાચિત વ્રત લીધો તેથી એ બહુ ગરીબ રહ્યા અયાચિત વ્રત લીધું છે અયાચિત વ્રતનો એવો નિયમ હોય છે કોઈના ઘેર પણ જવાનું નહીં કોઈને કહેવાનું નહીં કે મારું અયાચિત વ્રત છે ઘર છોડવાનું જ નહીં આખો દિવસ ઘરમાં રહીને ભક્તિ કરવાની ઘેર કોઈ આવે અને આપે તો લેવાનું પણ જે દિવસે જે કંઈ મળે સૂર્ય અસ્તમાં જતા પહેલા એનો ઉપયોગ કરવાનો એક દાણો આવતીકાલના માટે રાખવાનો નહીં અહીંયા વ્રતનો એવો નિયમ હોય છે કોઈ બે મણ ચોખા આપે ને તો એક દાણો આવતીકાલના માટે રાખવાનો સૂર્ય અસ્તમાં જાય એના પહેલા બધું વાપરી નાખવાનું સુરામદેવે અયાચિત વ્રત લીધું હતું અને તેથી બહુ ગરીબ રહ્યા સુરામદેવના પત્નીનું નામ ભાગવતમાં લખ્યું નથી અન્ય ગ્રંથોમાં આવે છે એનું નામ હતું સુશીલા નામ પ્રમાણે ગુણ છે બહુ સુશીલ કેટલાકનું નામ શાંતાબેન હોય છે પણ વાત જ બહુ કરે જણાય શાંતિ રાખે જ નહીં નામ પ્રમાણે ગુણ હોવો જોઈએ આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે સ્ત્રીની પરીક્ષા સુખમાં સંપત્તિમાં થતી નથી સ્ત્રીની પરીક્ષા અતિ દુઃખમાં વિપત્તિમાં થાય પતિના ઘરમાં સંપત્તિ હોય સુખ મળે અને પતિ સાથે પ્રેમ બતાવે એ બધું ઠીક છે એ સુખ સાથે સંપત્તિ સાથે પ્રેમ કરે પતિના ઘરમાં ખાવાનું નથી પતિના ઘરમાં કપડાં નથી સુદામદેવ એવી ઝૂંપડીમાં રહેતા હતા કે તડકો અંદર આવે વરસાદ અંદર આવે નાનકડી ઝૂંપડી ઘરમાં કઈ નથી એક જ સાડી હતી અને તે સુશીલા સ્નાન કર્યા પછી શરીર ઉપર જ સુકાયું ઘરમાં કંઈ નથી પણ પતિને પરમાત્મા સમજે છે ઘરમાં સંતોષ હતો જે ઘરમાં સંતોષ છે એ ઘરમાં બધું છે અને જે ઘરમાં સંતોષ નથી એ ઘરમાં કંઈ નથી આવા ચિત્રવત લઈને બેઠા છે કોઈના ઘેર જવાનું નહીં સુદામદેવ મહાન જ્ઞાની હતા ને અને તેથી કોઈ કોઈ વખત એમને બોલવાની ઈચ્છા થાય ત્યારે ઘરમાં ઠાકોરજીના સન્મુખ કથા કરે ભગવાનની પૂજા કર્યા પછી ભગવાનની કથા ભગવાનને સંભળાવે આખો દિવસ મૌન રાખીને ધ્યાન કરે જપ કરે કોઈ દિવસ બોલવાની ઈચ્છા થાય તો બહાર જાય જ નહીં ઘરમાં જ કથા કરે પત્નીને કે તારી ઈચ્છા હોય તો મારી કથા સાંભળે પત્ની કથા સાંભળે છે અને આનંદ થાય છે કેવું બોલે છે બહાર જઈને આવું બોલે ને કૃષ્ણ ઘણું ઘણું મળે પણ એને પૈસા માટે પ્રવૃત્તિ કરવાની ઈચ્છા જ કરતી પૈસા માટે કોણ પ્રવૃત્તિ એ ઝૂંપડીમાંથી બહાર જ જતા નથી આખો દિવસ ધ્યાન કરે છે જપ કરે છે પાઠ કરે છે પૂજા કરે છે બહુ ગરીબ છે કોઈ વખત દસ દિવસ કોઈ વખત પંદર દિવસ એવા જાય કે ખાવાનું કંઈ મળતું નથી પતિ પત્ની પાણી ઉપર રહેતા શરીર બહુ દુર્બળ થયું શરીર તો દુર્બળ છે પણ મન શાંત અન્નથી તન પુષ્ટ થાય છે ભક્તિથી મન પુષ્ટ થાય શરીર દુર્બળ થયું છે મન શાંત છે આનંદ છે ભગવાનની કઈ લીલા છે એક બાળકનો જન્મ થયો બાળકને ભૂખ લાગે બાળક રડે છે ઘરમાં ખાવાનું નથી ઘરમાં કપડાં નથી સુદામદેવ મહાન જ્ઞાની છે એક બાજુ બાળક રડે છે એક બાજુમાં સુદામદેવ ધ્યાન કરવા બેઠા પ્રતિકૂળ પરિસ્થિતિમાં જેનું મન શાંત કરે એનું જ્ઞાન સાચું છે અનુકૂળ પરિસ્થિતિમાં મનને શાંત રાખે એ શાંતિ સાચી નથી ઘરમાં તડકો આવે છે ઘરમાં બાળક રડે છે નાનકડી ઝૂંપડીમાં રહ્યા છે એક ખૂણામાં સુદામદેવ બેઠા અને એક બાજુમાં બાળક બહુ રડે સુદામદેવ શાંતિથી ધ્યાન કરે છે જપ કરે એમના શાંતિનો ભંગ થયો નહીં પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ જેનું મન શાંત કરે છે એનું જ્ઞાન સાચું છે અનુકૂળ પરિસ્થિતિમાં શાંતિ રાખે તો ઠીક છે કોઈ ગાળ આપે છે કોઈ તિરસ્કાર કરે છે ઘરમાં કઈ નથી શાંતિથી ધ્યાન કરે બાળક બહુ રડે બાળક માને પગલે એક દિવસ સુશીલાનું હૃદય વ્યાકુળ થયું પ્રભુએ મને માં શા માટે બનાવ્યો મને વાંધણી રાખી હોત તો સારું હતું મને માં બનાવી પણ આ બાળકને કંઈ જ આપ્યું નથી મારા પતિદેવને પૈસા માટે પ્રવૃત્તિ કરવાની જણા પણ ઈચ્છા થતી નથી તમને હું કેવી રીતે કહું કે છોકરો થયો છે કે બાળકના માટે પણ કંઈક કરો માણસ એવું બોલાય નહીં મારા પતિએ મારા માટે પરમાત્મા હું બહુ ગરીબ છું પણ મેં પૂર્વજન્મમાં કંઈક પુણ્ય કર્યું છે આવા પતિ મને મને પતિદેવને જણાવો ત્રાસ આપવો નથી બાળક માને ત્રાસ આપે છે બહુ ઠંડી પડી છે બહુ ભૂખ લાગી છે નાનું હૃદય એક દિવસ સુશીલા બહુ આતુર થઈ એ સુશીલાએ વિચાર કર્યો હું મારા પતિદેવને યુક્તિથી સમજાવ સુદામદેવને વંદન કરે અને કહ્યું છે મને આજે એવી ઈચ્છા થઈ તમારી કથા હું તમને સંભળાવું તમારા મુખેથી મેં જે સાંભળ્યું છે એ હું આજે તમને સંભળાવું સુરામદેવે કહ્યું દેવી બોલો કે આપણે કથામાં એકવાર મને કહેલું કે દ્વારકાનાથ શ્રી મિત્રો બહુ હાલા લાગે એવું તમે કથામાં બોલ્યા કે હા મારો કનૈયો મિત્રોના માટે માખણ ચોર કહેવાય એ મિત્રો સાથે બહુ પ્રેમ કરે માખણની ચોરી કરીને કોઈ દિવસ માખણ ખાધું નથી મિત્રોને ખવડાવ્યું ઘણા બધા મિત્રો મારા જેવા રુષ્ટ પુષ્ટ હતા એને મિત્રો બહુ વાલા લાગે સુશીલાએ હાથ જોડીને કહ્યું છે એક ઠેકાણે હું ગઈ હતી અને ત્યાં મેં એવું સાંભળ્યું છે કે તમે પણ દ્વારકાનાથના મિત્ર છો એ વાત સાચી છે સુદામદેવે માથું હલાવ્યું અને એક જ ગુરુકુળમાં ભણતા હતા હું એમનો મિત્ર છું ત્યારે સુશીલાએ કહ્યું છે કે તમને કોઈ દિવસ મિત્રને મળવાની ઈચ્છા થતી નથી તમે તમારા મિત્રને મળવા તો જાઓ સુદામદેવે કહ્યું છે દેવી હું પૈસા માટે જરાય પ્રવૃત્તિ કરતો નથી તો હું તને ખરું કહું છું આ ઝૂંપડીમાં એકસો હું નવરો પૂછતો નથી હું મારા મિત્રને મનથી મળું હું એનું સ્મરણ કરું છું એના નામનો જપ કરું છું એનું ધ્યાન કરું છું આખું મનથી એને મળવું એક ક્ષણ નવરો બેસતો નથી સુશીલા સમજાવે છે તમે મનથી મળતા હશો પણ પ્રત્યક્ષ મળવા કેમ જતા સુદામદેવ જ્ઞાની ભક્ત છે ભગવાનને મનથી મળે છે એમને આનંદ આવે ભગવાનના નામનો જપ કરતા તન્મય બને છે એમને આનંદ આવે કે તમે મનથી તો મળો છો સંભાળવા કેમ જતા નથી ત્યારે સુદામદેવે કહ્યું છે દેવી તું જાણે છે ને મારા શ્રી છે ને એ લક્ષ્મી પતિ નારાયણ હું એમનો મિત્ર તો છું પણ હું દરિદ્ર નારાયણ હું બહુ ગરીબ છું દરિદ્ર નારાયણ લક્ષ્મીપતિ નારાયણને મળવા જાય ને તો કદાચ લોકોને એવી શંકા થશે આ કંઈ માગવા આવ્યો છે માગવું અને મળવું એ સરખું છે ગમે તે થાય પણ પ્રભુના દ્વારે પણ હું માગવો તો નહીં જવું ભગવાનને જે કંઈ આપવું હશે તે ઘેરાવી નાખશે મારે માગવું નથી સુશીલા પતિદેવને બહુ પ્રેમથી સમજાવે હું એવું કહીશ નથી કે તમે ત્યાં જઈને કંઈક માગો આ બાગમાં લોકો જઈને બેસે છે ત્યારે વગર માગે ઝાડ પણ સુગંધ આપે ઝાડ પાસે કોણ માગવા જાય છે કે મને સુવાસ આપો વગર માગે વૃક્ષો આપે છે પ્રભુ પાસે માગવાની શી જરૂર છે દ્વારકાનાથના સન્મુખ જવાની જરૂર તો તમને જોશે ને તે બધું સમજી જશે તમે મળવા જાઓ તમે દ્વારકાનાથના દર્શન કરવા એ તમારું બહુ સન્માન કરે સુદામદેવ મહાન જ્ઞાની છે મહાન તપસ્વી છે જીતેન્દ્રિય છે મહાન ભગવદ ભક્ત છે આ બધા સદગુણ હોવા છતાં સુદામદેવમાં થોડુંક અભિમાન છુપાયેલું બીજા બ્રાહ્મણો પૈસા માટે બહુ રખડે હું કંઈ એવો નથી હું કોઈના ઘેર નહીં જઉં મારો નિયમ છે હું કોઈના ઘેર જતો નથી સુશીલા પતિદેવને પ્રેમથી સમજાય સુદામદેવના મનમાં થોડો અભિમાન છુપાયેલો હું ભગવાન જઉં સુશીલા સમજાવે છે તમારો નિયમ તો એ છે કોઈ જીવના આંગણે નહીં જવું એ તમારો નિયમ શ્રી જીવ નથી શ્રી તો ઈશ્વર પરમાત્મા છે આપે જ મને કહ્યું છે પ્રભુના દ્વારે હું નહીં જઉં એ અભિમાન કહેવાય તમે બહુ મોટા છો તમે મહાન જ્ઞાની છો આ અભિમાન મનમાં કેમ રાખો અભિમાનને કાઢી નાખો પ્રભુના દ્વારે તો જવું જ જોઈએ હું પ્રભુના દ્વારે પણ નહીં જવું એ અભિમાન છે તમારો નિયમ એ છે કોઈ માનવના જેવું નહીં શ્રી કૃષ્ણ પરમાત્મા છે તમે મનમાં અભિમાન રાખશો એકવાર તમે દર્શન કરવા જાઓ તમે મળવા પત્ની સાથે સત્સંગ કરો અને સુશીલાએ બહુ યુક્તિથી પતિદેવને માન આપીને અને તે સત્સંગમાં મનમાં જે અભિમાન છુપાયેલો હતો એ દૂર કર્યો પ્રભુના દ્વારે તો જવું જ જોઈએ હું ભગવાનના ત્યાં ન જવું એ અભિમાન કહેવાય આવો અભિમાન તમે કેમ રાખો સુશીલા બહુ ભાન આપે અને બહુ યુક્તિથી વિવેકથી સમજાવે છે શુક્રવરી મહારાજ વર્ણન કરે છે રાજા એક દિવસ સુદામદેવના મનમાં આવી ગયું ખરું બોલે આ મારા મનમાં અભિમાન છે હું ભગવાનના ત્યાં પણ નહીં જઉં આવું અભિમાન રાખવો એ ઠીક નથી પછી મને બહુ પ્રેમથી સમજાવે મને પછી તમે દર્શન કરવા જા હું એવું કહેતી નથી કે સાધીને તમે કંઈક માનો દર્શન કરવા તો જવું જ જોઈએ શ્રી કૃષ્ણ પરમાત્મા સુદામદેવનો અભિમાન દૂર થયો દર્શન કરવા હું જઈશ હું ન જઉં ને તો એને ખોટું લાગે મારા ઘરમાં એને જરાય ને સુખ આપ્યું નથી પણ મને પરમાત્મા ગમતો મારો ઉપરનો પ્રેમ મને ખાવાનું આપ્યું નથી એને કપડા આપેલા હું પૈસા માટે પ્રવૃત્તિ કરતો જ નથી મારા ઘરમાં એને આટલી દુઃખ છે છતાં એ મને પરમાત્મા ગમતો બરાબર કેવું પ્રેમ છે એક દિવસ સુદામદેવના મનમાં આવ્યું છે કે હું દ્વારકાનાથના દર્શન કરવા માટે દ્વારકા જાઉં રોજ મને કહે છે તમે દર્શન કરવા જાઓ દર્શન કરવા જાઓ દર્શન માટે તો જવું જ જોઈએ હું ત્યાં જઈને કંઈ માગીશ નહીં સુદામદેવને દર્શન કરવાની ઈચ્છા થઈ છે સુશીલાને કહ્યું છે ઘણા વર્ષો પછી અમે બે મિત્રો મળીએ ત્યારે કંઈક ભેટ તો આપવી જોઈએ ખાલી હાથે ત્યાં કેવી રીતે આપણા ઘરમાં તો કઈ નથી સુશીલાએ કહ્યું છે હું તમને ભેટ આપું છું આજ સુધી કોઈ દિવસ માગવા ગયું નથી આજે પાડોશમાં માગવા ગઈ કે ભાઈ મારા પતિદેવ દ્વારકા જવાના છે anak ini peculik manusia. તે માગીને મુષ્ટિ પૌવાની આવે ધન્ય છે સુશીલાને અને માગવા તો ગઈ પણ ભગવાનના માથે માગવા ગઈ એનો એક દાણો ઘરમાં રાખ્યો નહીં એક દાણો પણ બાળકને ખવડાવ્યો નહીં બાળકને આપવાનો મને શું અધિકાર છે હું ભગવાનના માટે માગવા ગઈ હતી આ બધા ભગવાન અને દ્વારકા નાથ પણ કરવા બહુવા જોશે ને તો દ્વારકાનાથ બધું સમજી જશે એમની આખો સદાવા માટે પ્રેમ દીધું એ બધાને પ્રેમથી જુએ આ બહુવા જોશે એટલે બધું સમજી જશે બાંધવાનો કોઈ કકડો ન મળ્યો મેં ચાર કકડા ભેગા કર્યા છે અને તે નાનકડી પોટલી તૈયાર કરી છે મારા ભાભી ત્યાં પ્રતીક્ષા કરે એ મહાન પતિવ્રતા છે એ ઉમરામાં બેઠી છે સુંદર રાજમહેલ તૈયાર થયો સેવકો સુશીલાને વંદન કરે છે તમે શૃંગાર કરો તમે ભોજન કરો આ બધું પ્રભુએ તમને આપ્યું એ ઉમરામાં બેઠી છે એ પતિદેવની પ્રતીક્ષા કરે હજુ કેમ આવશે કઈ ત્યાં થયું તો નથી મારા પતિદેવ ઘેર આવશે એ મને જમાડીને પછી હું એનો સાચો પ્રેમ હતો એ ઉમરામાં બેસીને પ્રતીક્ષા કરતી હું મારા મિત્રને આગ્રહ કરીને રાખું ને તો ભાગી ત્યાં દુઃખી થાય અને તેથી પ્રભુએ કહ્યું છે કે ભલે સુદામદેવ જવા તૈયાર થયા શ્રી કૃષ્ણ કોઈ કોઈ વખત એવું નાટક કરે છે હું અતિ નિષ્ઠુર છું સુદામદેવનું સ્નાન થયા પછી સુંદર પીતાંબર પહેરાવ્યું સુદામદેવે પીતાંબર પહેરીને જવા લાગ્યું ભગવાનને તે ઠીક લાગ્યું નહીં મારા મિત્રનો નિયમ છે કોઈના ઘેર જતો નથી તેથી માગવા આવ્યો નથી આ પીતાંબર પહેરીને જાય ને તો લોકો કદાચ એની નિંદા કરશે અમારા ઘેર આવતા નહોતા પણ દ્વારકામાં ગયા ત્યાંથી પીતાંબર લઈ આવ્યા એ જે ફાટેલી પોતળી પહેરીને આવ્યો હતો એ જ ફાટેલી પોતળી પહેરીને હતી જે સુદામાના હાથમાં તે પોતળી આપી મિત્રા તારી પોતળી છે મારે પહેરવી હોય તો પહેરી દે એનો અર્થ એવો કે મારું પીતાંબર મને આપીને ગયું પીતાંબર તું લઈ જઈશ નહીં પવિત્ર બ્રાહ્મણ છે સાચો બ્રાહ્મણ એને જ્ઞાન પચાવ્યું હતું પીતાંબર માગી લીધું એનું એને જરાય ખોટું લાગ્યું ફાટે ફાટેલી પોતળી પહેરી પ્રભુએ કંઈ આપ્યું નથી પણ બ્રાહ્મણને એનું જરા પણ દુઃખ નથી બ્રાહ્મણો બ્રહ્મવિદ એને જ્ઞાન બરાબર પચાવ્યું હતું કઈ મળ્યું નહીં એનું એને જરા પણ દુઃખ થયું નથી ફાટેલી પોતળી પહેરી સુદામદેવ જવા તૈયાર થયા છે શ્રી કૃષ્ણ દ્વાર સુધી પહોંચાડવાનું મિત્ર તું આવ્યો ને મને બહુ આનંદ થયો મિત્ર હું તને કશું આપતો નથી આ બધું તારા આશીર્વાદથી મને મળ્યું સુદામા જેવો બ્રાહ્મણ થયો નથી અને શ્રી કૃષ્ણ સમાન કોઈ ઉદાર થયો નથી આટલું બધું આપ્યું પણ એક અક્ષર બોલ્યા નહીં મિત્ર હું તને કંઈ આપતો નથી તારા આશીર્વાદથી જ આ બધું મને મળ્યું છે મિત્ર હવે તને હું શું કહું એટલું જ કહું છું ઘેર ગયા પછી મારા ભાભીના ચરણમાં મારા વંદન હું બોલ્યા છે ત્યારે સુદામદેવના આંખમાં આંસુ આવે પછી તો બ્રાહ્મણે બે હાથ જોડે અને કહ્યું છે તમારા વંદન ન હોય તમારા આશીર્વાદ તમે પાસે શું મળે ભાવીના આશીર્વાદથી હું સુખી મારા ભાભી છે ને એ તો યશોદા માં જેવાય મિત્ર હું તને શું કહું હું ગોકુળમાંથી ગાયોને લઈને વૃંદાવનમાં જઉં ને ત્યારે મારી મામને પૌવા આપતી હતી હું આ ગોવા મિત્રો સાથે પૌવા ખાતો આવા સરસ પૌવા મારા ભાભીએ મારા માટે મોકલ્યા મને બહુ ભાવે એ તો માં છે એના ચરણમાં મારા વંદનો જયારે આવું બોલ્યા સુરામદેવને ખાતરી થઈ લોકો શ્રી કૃષ્ણના જે વખાણ કરે છે એ બહુ જ ઓછા વખાણ કરે તસ્યૈવમય સૌહૃદ સખ્ય મૈત્રી દાસ્યમ પુનર્જન્મની જન્મની સ્યા શ્રી કૃષ્ણના વખાણ કરે છે પ્રભુનું સ્મરણ કરતો બ્રાહ્મણ જાય તેને કંઈ મળ્યું નથી એનું જરા પણ દુઃખ નથી એને જ્ઞાન પચાવ્યું હતું પ્રભુએ મને કેટલું માન આપ્યું મારા ઉપર એમનો કેવો પ્રેમ સુદામદેવ આવે છે પુરી અને દ્વારકામાં જરાય અંતર રહ્યું નથી સુદામદેવને તો એવી શંકા થઈ કે વિચાર કરતો કરતો હું ચાલતો હતો તે મારી ભૂલ થઈ તે પાછો હું દ્વારકામાં જ આવ્યો આ દ્વારકા જ દેખાય છે સુદામાપુરી અને દ્વારકામાં જરા પણ અંતર રહ્યું નથી સુશીલાને ખબર પડી છે પતિદેવનું સ્વાગત કર્યું છે પ્રભુએ આ બધું તમને આપ્યું મારો કનૈયો એક અક્ષર બોલ્યો નહીં અને કેટલું બધું આપ્યું સુદામદેવ શાંતિથી બેસીને વિચાર હું કે ત્યાં માગવા ગયો નો મુષ્ટિ પૌવાના બદલામાં મને કેટલું બધું આપ્યું જન્મ જન્મ શ્રી કૃષ્ણ ચરણમાં મને દાસ્ય ભક્તિ મળે શ્રી કૃષ્ણ સાથે મારી મૈત્રી સિદ્ધ થાય સુદામદેવ ગરીબ હતા ત્યારે તો ભક્તિ કરતા હતા પણ શ્રીમાન થયા પછી વધારે ભક્તિ કરવા લાગ્યા આ બધું ખોટું સુખ છે સાચું સુખ એ પરમાત્મા શ્રી કૃષ્ણ અતિ સંપત્તિમાં સુદામદેવ અતિ સાવધાન છે અને શ્રીમન નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ નારાયણ லக்ஷ்மி நாராயண நாராயண وأصحاب النار કીર્તન કરતા કરતા સુદામદેવ ભગવાનના ચરણમાં લીન થયા શ્રોતાઓના પાપને બાળનારી જે બહુ પ્રેમથી આ કથા વર્ણન કરે જે શ્રોતાઓ શ્રવણ કરે ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય સ્વસ્તિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ पारमंस्याम् संहितायाम् वैयासिक्याम् अष्टादशसाहस्र्याम् दशमस्कन्धे उत्तरार्धे श्रीसुदामदेवोपाख्यान एकाशीतितमोऽध्यायाद्वा વડા પંચાયત પણ આ પોતાનો સહયોગ આપવામાં પાછી પાણી કર્યું નથી અને સર્વ રીતે આપણને મદદરૂપ થયા છે અને તે માટે ડાકોર નગર પંચાયતનો પણ અમે હાજર કરવા માન્ય છે લાયન્સ ક્લબ ડાકોર તરફથી અત્યારના મેદાનમાં પીવાના પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવી છે જેથી લાયન્સ ક્લબ ડાકોરનો પણ આમાં આ અમારા કાર્યમાં મોટો ફાળો છે તે માટે અમે તેમનો પણ હાજર કરવા માન્ય છે આ ઉપરાંત આપણને શ્રી ભારતભા કુમાર ત્રિવેદી ઉપરાંત પત્રકાર ભાઈઓ ફોટોગ્રાફરો તેમજ પ્રોગ્રામના અવસરો શ્રી અરવિંદભાઈ અઠવાડિયું અર્જુનનો જોશી વગેરેનો કામ અને હાર્દિક આભાર માન્યો છે આ આપણા આપણે અહીંયા આપણી વ્યવસ્થા માટે એક મંડપ ઉભો કર્યો છે આ મંડપનું સુંદર આયોજન શ્રી મોદીભાઈ નાના પટેલ ભાવનગરના કોન્ટ્રાક્ટરે કર્યો છે અને તેઓએ કઈ કાર્યક્રમ નહીં થયો તો બહુ બહુ બહુ ઓછી કિંમતે આપણને આવો સુંદર મંડપ બાંધી આપ્યો છે તો તે બદલ તેમનો પણ અમે હાર્દિક આભાર માન્યો છે આ મંડપમાં લાઇટની વ્યવસ્થા બે જગન્નાથભાઈ ભાઈ ભાઈએ કરી છે અને તે તે માટે તેમની વ્યવસ્થા પર તેમને હાર્દિક આભાર માંગે છે સૌને સૌને માઇક માટે શ્રી ગુરુન સાવન સર્વિસ કર્યું છે પણ પોતાનો સરળ આપે છે તો તે માટે શ્રી ગુરુન સાવન સર્વિસનો પણ અમે આભાર માન્યો છે નાના મોટા પ્રસંગો જેવો વિશિષ્ટ નાના ભરા છે જો જો આપ જોયું આપણે બધા અમારે જોયું જોતા અમે ભરા છે તે બધા તેઓ સર્વનો અમે હાર્દિક આભાર માને છે આ સર્વ સત્તાધારોનો અમે હાર્દિક આભાર માને છે અને આ સમાજ સેવા પક્ષનું આ પ્રારંભનું કાર્ય છે આ પ્રારંભના કાર્યમાં આપ સર્વનો સહકાર અમે લાભ થયો તે બધા હું આપ સર્વનો હાર્દિક આભાર માનું છું Om Jaya Kana Kara